એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા સ્મિતા વાર્તા સાંભળે છે અને તેની સાથે તેનો ભાઈ વિવેક પણ છે આવો આવો સ્મિતાબેન વિવેકભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ રતિલાલ નાયકની વાર્તા છે અને વાર્તાનું નામ છે લુચ્ચો વાઘ એક હતું જંગલ એમાં એક વાઘ રહેતો હતો એ જંગલમાં ફરતો ને શિકાર કરીને પેટ ભરતો તે ફરે તે દરમિયાન તેને પ્રાણીઓ મળી રહેતા શિકાર માટે એવામાં એક દિવસ તે માંદો પડ્યો એટલો બધો અશક્ત થઈ ગયો એટલો બધો બીમાર થઈ ગયો કે ગુફાની બહાર નીકળવાની પણ તેનામાં શક્તિ રહી નહીં માંદગી ખરી પણ ખાધા વિના ચાલે હે એટલે તેણે એક યુક્તિ કરી એક વિચાર કર્યો જંગલના પશુઓને વારા ફરતી ખબર મોકલવા માંડી કે હું માંદો છું તો મારી ખબર કાઢવા આવો બધા લો બોલો જંગલના ભોળા પશુડા બિચારા લુચ્ચા વાઘની યુક્તિમાં આવી જતા અને ગુફામાં બેસીને ખબર પૂછવા જતા હો આવી રીતે ખબર પૂછવા જનાર એકે પશુ ગુફાની બહાર આવવા પામતું નહીં એક વાર વાઘને ખોરાક માટે ખૂબ રાહ જોવી પડી ખૂબ રાહ જોવી પડી એક શિયાળ ત્યાંથી પસાર થયું ગુફાના દરવાજા સુધી આવેલા વાઘે તેને જોયું એટલે બૂમ મારીને કહ્યું જંગલના બધા પશુ મારી માંદગીની ખબર પૂછી ગયા પણ તમે બાકી છો હજી શિયાળ ભાઈ શિયાળ તો સ્વભાવથી ચાલાક હોય છે એણે જોયું તો વાઘની ગુફા તરફ ઘણા પશુઓના પગલા ગયેલા હતા એણે એ પણ જોયું કે એમાંના કોઈ પગલા પાછા ફરેલા નથી પાછા તો આવતા જ નથી ગુફાની બહારથી શિયાળે દૂરથી જ વાઘને કહ્યું વાઘ મામા તારી ખબર કાઢવા હું પણ આવત પણ તમારી ગુફા આગળ પડેલા પગલા જોઈને મારું મન પાછું પડી જાય છે વાઘ બોલો બરાબર જોયું ને બધા આવ્યા છે મારી ખબર કાઢવા એક તમે બાકી છો શિયાળે તરત કહી નાખ્યું હા એ પણ જોયું કે કોઈ પાછું નથી ફરી શક્યું લો બોલો આટલું કહીને વધારે ન રોકાતા શિયાળ તો પોતાના માર્ગે પડ્યું ભાઈ અને જલ્દી જલ્દી જતું રહ્યું ત્યાંથી પોતાની યુક્તિ ઉઘાડી પડી ગયા બદલ અફસોસ કરતો વાઘ તે દિવસે ગુફામાં ભૂખો જ રહ્યો તો ભાઈ આવી હતી આ લુચ્ચા વાઘની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં શિયાળ આવશે વાઘ આવશે આપણે બધા સાથે રમશું આવજો